સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે તમે જોયું હરિપરા કોંગ્રેસ ભરાયેલી માં નહીં એવું કે કે વેધર વુમન અને વર્ક જોબ એનો કોઈ ભરોસો નહીં અમેરિકાનો ભરોસો ખરેખર એવું છે દાદા વેધર ક્યારે ચેન્જ થઈ જાય ખબર ના પડે રણમાં બરફ પડવા માંડી જાય ખરું ને હિરોસીમાં જાપાન નું હિરોસીમાં તેની અંદર બોમ્બ જે લાખો બોમ્બ લાખેલો લાખો માણસ મરી ગયેલા એ બોમ્બ આ ઓકરીજ ની અંદર તૈયાર થયેલો દાદા ઓકરીજ માં તૈયાર થયેલો એમ ને તે ભૂમિમાં દાદા આવ્યો અહીંયા એ કેવું હોય એ તો સમજાવો દાદા કે અમને કહીએ છીએ હમ ટાઈમ વેન પર આવે એના કરતા તો ડિફરન્સ દાદાજી એક પડી ગયા લઈને એ પડી ગયા આપી જ નથી જ્ઞાન તો જે અપાયું જ નથી પૂરડો એમ કે બાકી છે એમાં બાકી છે તો ભલે ગાય તો પી નીકળી જાય પી ના રાખે રાગ નો દેશ દેવ કરવા પડશે ને બચ્ચા કેટલા સુધાર એમને આને એમને સુધાર કરતા જ લઈને આવ્યા માતા લાલ કેવાય અંબે લાલ રાખડી બાંધું રક્ષણ કરજો વીરા ઇંગ્લેન્ડમાં અહીં કોઈ કોઈને બાધે નહીં હા એ ગમે બહુ પૂછાય અહીંથી આવ્યા ને બેનું દેખો રે કરતા અત્યારે ચોખ્ખું રહેવું જોઈએ ચોખ્ખું પ્યોર જગત પ્યોર થયું જાય એનો સ્ટાર્ટી થાય ત્યાર પહેલા લીધેલી નહીં નહીં ભારતી બેન પૂછે છે કે મને ગરબાનો બહુ રાગ ગરબા નો બહુ રાગ હતો તો હવે કેવી રીતે કાઢવો ગરબા કરવાનો રાગ રાગે નીકળી જાય અને કોઈને ના ગમતો હોય તો આ જ કરે આવું ગમતો એ જે તીર કરેલું હોય એ નીકળી જાય ખબર પડે ને આપણે રાગ તીરને દેવ કરીને પણ પેલા કરેલી હોય ને એટીકેટમાં કરેલી હોય ને કમલભાઈ સમજો તમે આપણે જો આ લાઈન નથી બે કાઢી નાખાના મારી હાજરીમાં કહેતા ભગવાન બધા બધું ઉડે છે હા એ પોતે ઘણું એવું વિચારે મને નિવેદન જમવા બોલાવવા આવે તો પછી જમાડી જાતે બનાવે હા પછી કે તમારું જ્ઞાન જોઈને જ્ઞાન ના થાય જ્ઞાન મળી જાય એટલે પછી મોટું પડી જાય આત્મા વિધાન સારું રહી જાય પકડી મળે અને તો ખબર નહીં નહોતું Thank you. તમે તમે કહીને કે ગઈ વખતે સારું હતું અને પછી હું વિચારમાં પડી ગમ કે શું আমি কি করবো তারা কত করবো જમવાનું છે એ કરવાનું છે ઓલમોસ્ટ જમવાનું જમવાનું એટલે બસ એક દરેક પાણી તો મળવું જોઈએ ને આનંદ આનંદ લીધો છે કે આ દહીં આવે ને માટે કોસો ને દહીં નાખશો દહીં નાખે મીઠું નાખે દૂધમાં દહીં ના નાખે તો મીઠું ના નાખાય દાદા દીકરા આ તો તો ઉતરી જાય બધા અને પછી છોકરો હોય ધણી થાય તો અમે મોહ તો હાથ હાથ કરી દીધો દાળ બિસ્કુટ લઈ ના લે ને આમ શું મુંબઈ આપા આટલો બધું બહુ જ કરે એટલે ભાઈ તારે બિસ્કુટ તારે ખબર પડે સમજ પડી બોલો હવે કેમ કરી દેખાવ દાદા સમજ સમજથી તો ના રખાય તો પેલું જમણા હાથે ખાવાની ટેવ પડી ગયેલી ને અનંત સંસ્કાર આવડા પડે અનંત સંસ્કાર પડે હવરા બાર છે કે નહીં જોઈ લેજે હવે કરવાના અવડા અવડા કરવા અવડા સપના કોઈ કાય નહીં કોઈ બધા પાટા મેળી કરે ના લઈ જશે એટલે મોડા બગડી જાય મોડા બગાડ મારું નહીં બગડતું જોશ આવે રાજી જાય તો ગેસ છે આપણી વખતે શું જમા કરીને આવ્યા છે કે આપણે ઉપકારી નથી આપણે ઉપકાર નહીં કરતા દેશ ગમે ને કઈ ને એક જ દેશ વાત ગમે છે કોઈ ના તમને આપડે દાદા દાદા કે અમારા ફાધર નાના ગુજરી ગયા છે આપડે કાગળ લખીએ બાબુભાઈ ને કે અમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો છે કાગળ લખીએ આપડે તે આપણે હમા લખે તમારા પિતા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો અમને બહુ દુઃખ થાય છે લખે દાદા કાગળ ઊંડું લખે પાછું એ લોકો કે તમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો તેથી અમને બહુ દુઃખ થાય તમને એમ કાગળ ઊંધો લખે દાદા પાછો આપણે પેલા લોકો એમ આપવા પણ આપવા આવે દાદા આપણા ઘરે કોઈ મરી ગયું હોય આપણા અમારા મારા સસરા મરી ગયા તો આપણે સન્માન નો કાગળ લખીએ કે ભાઈ અમારા ફાધર ગુજરી ગયા પછી એ લોકો સામો આપણને આશ્વાસન લેટર લખશે કે તમારા પાતર ગુજરી ગયા જાણીને અમને દુઃખ થયું જમભાઈ એમ કે છે કે આપણે એવો કાગળ લખીએ કે અમારા પિતાશ્રી સ્વર્ગવાસ થયા છે સ્વર્ગવાસ થયા છે એ લોકો એમ લખે કે તમારા પિતાશ્રી નો સ્વર્ગ સ્વર્ગવાસ થયો છે તમને દુઃખ થયું છે તો ખરી રીતે એમ કે સ્વર્ગ માં ગયા હોય તો દુઃખ કેમ નું થાય એ તો માં ગયા આ તો બધું લખવાનું લીધું બધી વાતો બ્રાહ્મણે શીખવાયેલું તું કઈ જણાવવા વગર એવું લખાતું છે પોતાને બાદરી આવડી જાય પોતાની પોતાને આવડ્યું અમારે ગયા એમ લખાયું અત્યારે સ્વર્ગ તો ક્યાં નહીં બંધ તમારે તમારું મોડલ લાલ લાલી વગર બધું લેણું વેણું ચૂકતે થાય એટલે ના ના જાય ત્યાં દઈ રહ્યા આપણે આ તો બાકી હોય તો બધું હા તો બાકી છોકરા મળીએ ચાલે ને હાજર હોય આપડે કુટુંબ વાળા આપડે ઘરે વાળા જ નતું ચડે રામ રામજી નું એ છે પેલા Thank you. ઓછી કરતો નતો ને સાહેબ ચિંતા કોઈ ઓછી કરતો નતો કરે છોકરાઓ કરે ચિંતા ઓછી કરી છે તમારી કોને કરી છે મોડું નીકળતી અહીંયા પછી કરે છોકરાઓ તો કે પણ પોતે કરે છોકરા ભગવાન નું માન્યું નહીં કૃષ્ણ ભગવાન પછી આ છોકરાઓ કરે છોકરાઓ ચિંતા ના કરશો પાછું સમજે સમજે નહીં હા સમજો લોકો થોડો બધો سیزن کے لیے دیکھا نہیں ساری جیبن کیا رہے گی આવતા મહિના થી દાદા જુલાઈ પહેલી થી જુલાઈ ફર્સ્ટ આવતા મહિના થી દાદા જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર ત્રણ ને આમ તો છ મહિના દાદા પેલા બનાવી આપને આપ આઈએ આઈએ આપ સબ આઈએ ફિર next time I will let you know હા થેન્ક યુ ફોર કોલિંગ કર્યા કર્યા પછી જાડવામાં શું કરે માગે હવે નહીં માગે કેવા ભૂલા આખી દુનિયા દુઃખ એની કોઈ એવા લાગે કેમનું લાગે છે લોકોનું કઈ દેખાવું પડે એટલું કેટલું બરાબર બધા લોકો હૃદય કરી એક લાખ કરી છે બીજા કોઈ દાદા નીકળવાના જ તમે બધા કે નીકળવાના નીકળવાના નીકળવાના દાદા ગાંઠી ગાંઠી જો હિન્દુ ધર્મ પ્રાર્થના કર્યા કરે તે રાત મહત્વ બધા ભેગા ગામે ગામ પ્રેમ પ્રેમ કરશે પ્રેમ કરશે આ તો ગાતે આવે થઈ ગયું દોષો થઈ જાય તરત ખબર પડે કે આ ખોટું થયું માફીઓ માગ માગ કરીએ તો પરિવર્તન જ થઈ ગયા ને બધાના દાદા પરિવર્તન હૃદય પરિવર્તન થવું પેલું હૃદય પરિવર્તન પેલું થવું એટલે માણસ તો ખ્યાતે અને બુદ્ધિ ત્યાં હવે પડે બુદ્ધિ હા દાદા હા દાદા ત્યાં ઉપાય મને આપતો પુત્રો ભગવ તમે સમજ્યા હૃદય પરિવર્તન આ દાદા પ્રેમથી હૃદય પરિવર્તન થઈ જાય છે માણસનું રહેમે તો આચાર જ નહીં રહે જેનું જે હોય એ વર્ષ લગ્ન હોય આ માલ છે કામ ના લોકો ને આની પર આ માલ છે કામ ના લોકો ને બરાબર મીરીબેન પર કયો માલ છે લોકોનો કામનો દરેક ની પાસે શું લોકોને કામ નથી એમ જાણ્યું સમજી શકીએ ને હૃદય પરિવર્તન સાંભળ્યું છે ને આનંદ કોયલા રેવાય નહીં જે વખત ચાલતું તેમાં તમને કરે કોયલા રહ્યા પાછળ પાછળ માર માર બરાબર آگر پہ مار پڑے <laughs> ہاں، آپ کردر پاس کر દંડા પડે એવું લખ્યું છે આપણે અમે નિર્ણય ના કર્યો જાય સીધે આ જગત ઉભું છે બધું એટલો વિચાર કરશો ને કરવા જેવો એ નથી તમને આવી જાય નઈ આવી જાય થઈ જાવ ભેદ થોડું થોડું પરિવર્તન થયું જ નહીં થોડું થોડું દાદા પર રસી જે જગ્યાએ બોલાય છે અને પછી ગો ગો તમારું જેવું રહેશે અત્યારે જે શનિવાર થયો એ શનિવાર નો જ હોય રવિવાર ના હોય કે મન હોય એ જ પોલીસ નું કામ પોલીસ એટલે શું ના જોઈતી ઝંઝટ કર્યા કરે કાયદો તો છે બરાબર અને પોલીસ કહેવાય કોઈ પેરેડાઈઝ માં વ્યાપે કર્મમાં વ્યાપે ને એ બી ને પાછળ એની ના ગઈ બીજું દાદાને આજ્ઞા પૂછ તમે મળે તો આને તો વાર નહીં લાગતી નહીં પેલા બે જણ ને પાસે ખોવાતા નથી આગળ એ ખોવાતા વર્તમાં હા રડવાનું ખરા વર્તમાન વર્તે પછી હશે એટલે ભૂલું રડવાનું ભૂલી જવાનું એ ક્યારે શ્રમિક માર્ગ હોય તો ઉપદેશ લેવાની ખાતર ત્યાં તમે વિચારો ક્યાં વિચાર તો ફોર્મ ક્યાં વિચાર ચાલે ને બરાબર <laughs> ગમે છે વાતો શું ગમ્યું બધું બધું અમલમાં આવવું જોઈએ ને અમલમાં આવવાનું મારા અમલમાં લાવવાનું મારા હાથમાં બીજો કોઈ હાથમાં બીજો કોઈ જીવતો જ નહીં ખાવાનું તો હાથમાં પીવાનું તો હાથમાં તો હાથમાં તે બધું આમ કરી તે તમારા હાથમાં અને અમલ મોલા પણ તમારા હાથમાં નહીં શું આપણે કરીએ તો અમલ થાય ને ભૂખ મટાડી કે આપણા હાથમાં નથી પણ ખાઈએ તો ભૂખ મળી જાય ને આપણા હાથમાં જ છે ને થોડું ગયું બધું ઈશ્વર જતું રહે છે થોડું બાકી છે જતું રહે છે હજુ રહે છે ભૂતા ઉભા થાય કોઈ વાર કોઈક સ્ત્રી ના ભૂત બધા ઉભા થાય હજુ છે નહીં હા દાદા બરાબર જતું રહેશે આ માર્ગ સારો લીધો છે ચોખ્ખું કરવાનું તારી કઈ ભૂલ થાય છે આ ચાવી તમે આટલે બાજુ બધું થોડું અમારા એનાથી અમારે એક બાજુ છૂટી જાય છે ચારી ચારી ચારી છૂટે જ નહીં સમજાય છે ને મારા ગાડું થઈ જાય ગાડું થઈ જાય મેળ થઈ જાય હેક બંધ થઈ ગયો ભાઈ ખુશ રાખવા જે નિર્મળ રાખશે ત્યારે રખાય નહીં રખાય ને દાદા કુદરત રહેવા દાદા આપણી શક્તિ છે એટલે શક્તિ એ ના મારે બોલતા કરો ઉઠી જાય છે તો મારા બધું એમ થાય બધું એમની વાર ઘડી ઉઠાડું એ મારું મન કાપી કહેવાય એ ના કહે કે તમારે એવું કરવું નું જે પાછળ પાડી દે એ શું એવા એવા અંતરાય કરમ અંતરાય કરમ હોય એ પાછળ પાડી દે આપણને જ્ઞાનમાં કે અજાગૃતિ પાછળ પાડી દે અંતરાય અંતરાય આપડા પૂછવાથી કરતા હતા પૂછવા તો બધા ખુલ્લો કરી આપે ગુજરાતના ખુલ્લો છે હવે ની કલા કટા પુરુષાર્થ પુરુષાર્થ ની કચા છે એ બધી અંતરાક્ષ એ ઉદય કરમ પુસ્તક આપડે નક્કી કરવું છે નિશ્ચય કરીએ એટલે થઈ જ જાય આપડા હાથમાં નિશ્ચય કરવો છે તમે નિશ્ચય કર્યો નથી એવું છે તો હજુ કાચું એટલે જરા કાચું થયા કરે છે પાક બધું સરસ થયા કરે ઘણી ઘણી મૂકો છો અથવા ફરી ગણો છો ફરી ગણો સમજાય તમને ગણવાનું હોય જ નહીં નિશ્ચય એટલે ક્યાં કરવા વાસણ ચિહ્ન નિશ્ચય નિશ્ચય એરપોર્ટ જવું છે નીચે ના શું થાય ના જવાય ના જવાય કોઈ કે હું છે ગયા પણ ઉધર પણ નિશ્ચય તો જોઈએ ને ના ઉધર પકડાય ના થતો ઊંધે ગયા હોય તો કતો દેખાડે કોઈ ઊંધે ગયા હોય તો કોણ દેખાડે એને ભગવાન બહુ દયા દયા દયામાં ત્યાગ કરે વખતે ભૂલી જાય તો કોઈ નહીં જે આવું કરે બહુ દયા કોઈ જાય ખરું કોઈ જાય ખરું કોઈ જાય એમાં પણ શું શોખ છે માણસ શોખ માં ખોવાય બરાબર છે લગન માં ગીતો ગાવે ગીત હા ગરબા ગરબા કુદાકુદ કુદાકુદ અગર શીખરે શીખરે લખો ગુજરાત માં આવે લાગે તો છે એવું કેટલા વખત આપણા હાથમાં નહીં દેહ આપડે હાથમાં નથી દેહ ના મહારાજ આપડે હાથમાં છે ને મહારાજ કઈ જમી લો એટલે હા છૂટી જાય અગિયાર વાગે કરો કાલે કેટલા પાંચ જશે જાગતા કરી રહેશે બની શાયરી મળશે શકતા ને નિરંતર તો આનંદમાં જ રહેશે નિરંતર જે કંટાળો આવે નથી